ચોથી આજ્ઞા નામ નથી બધા મારો સ્વભાવ જોવા છે પાંચસો આપેલા અને ત્યાં પ્રકાશ વ્યવહારિક રીતે ઓળખવા માટે ચાલુ છે ઘણી રીતે આપણે વિચાર નાખીએ શું છે પણ જાણતા લોકો એટલે પછી અત્યારે જે આવું ચાલ્યું એટલે પ્રકાશનું ખાતું અને પ્રકાશનું પ્રકાશનું ભગવાન પ્રકાશનું બધા બધા બધું વ્યવસ્થિત કાપે ગયું સરળ કાપે ગયું વ્યવસ્થિત રીતે કર્યા કરશે અને તારે તારે શાનો ચોપડો રાખવાનો આ પાંચમી આગળ એટલે ગુજરાતમાં ચોપડો રાખવાનો ચલો ફરી રીતે જે શું એ જ ચોપડો રાખવાનો ગુજરાતનો ચોપડો તમે શું કર્યું આપણી તમે આજના સુધી પાસ કરી શકો ગમે થશે બીજું આપણે આ દાદા જેટલા દર્શન કરીએ એની શક્તિ બહુ વધારે બીજું લખેલી છે આપણી પુસ્તકો છે તમને મળશે અહીંયા અને આપણે દેશો હોય તો તમે બીજી બીજી વિચારજો સાથે આપજો પુસ્તકો પૈસો નથી આપતો એટલે જેમાં પુસ્તક લાવી વાંચવા માટે એ વાંચો એટલે તમે આવતો રખો વિજ્ઞાન છે હવે આ ચાર ખરેખર ગુજરાતમાં શું પ્રકાશ પહેલો તો ખરેખર સાથે ચાલવાનું એમની સાથે ચાલવાનું કાઢ્યા અનંત અવતાર કર્યા છે નામ છે ચાલુ છે બરાબર ચોખ્ખું કરી જાય નહીં વધારે અસર થાય પણ મોટે લઈ જાય કાઢી નાખશે અહીં ભોગ થાય અહીં ભોગ અનુભવાય અહીં ભોગ અનુભવાય ઇચ્છો અને આ સંસાર વગર ચાલે તો સારો ચાલે તમારે પછી કરવા કરવા દીધા ઊભું થયું આત્મા આત્મા છે એ કરતા છે અને ચેતન છે દાતા દસતા છે એટલે કરવાનું ક્યાં હતું બધા લોકો જય કરાવે છે બધા આવે છે થાય ગયું હવે ઓછી જય જયકાર તો પાપ નું ગાડીઓ જો ઉતારો તો આગળ ચડીએ રહે કેટલા વાગ્યા છે સવા નવ થયા દાદા સવા નવ થયા છે? દુનિયાના સવા નવ પણ મુકાકાના સવા આઠ થયા છે. લાવો તો દુનિયા, લાવો, અહીં લાવો. જો તમારે ચાલુ કરીને આ પ્રાપ્તિ થઈ જાય કાલે આ તમને લાભ મળે એવો આશીર્વાદ આપશે આવો બેન આવો હા આવો દેખાડો કાકી કાકી દેખાડો દેખાડો પુરુષ હોય ને, છૂટેલા જે મુક્ત પુરુષ હોય જે તૈયાર તો બધું ને. જે દેહથી મુક્ત થયેલા હોય છૂટા જ રહેતા હોય બધું ને. પેલા કામ થઈ જાય આઠ હજાર પણ કામ થઈ જાય સાત હજાર આ ડોક્ટર આપી હિન્દુસ્તાનમાં અમેરિકામાં ઇન્ડિયામાં બધું અહીં કરી શકાય તો કાલે આવી જાય ગયા હતા ઘુમા ગયા